સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ રક્ષક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત બે હજાર ચાલીસના આશીર્વાદ ચોથમી રવિવાર તારીખ ચૌદ દસ ઓગણીસો ચોરાસી ગઢડા મધ્ય પ્રકરણનું તેરમું વચનામૃતમ પ્રાર્થના મંદિર રવિવારની સભા નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને અઠ્યોતેર ના શ્રાવણવદી અમાવાસ્યા ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ પછી શ્રીજી મહારાજે બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિને કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા અવાજે એ સંતો જે મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો અને આ વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ અને આ જે વાત છે તે મારી દિઠેલ છે અને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તે એ વાત સાંભળ્યા એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ તથા અતિરૂડો સ્પર્શ તથા અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ તથા અતિરૂડું રૂપ એ જે પંચ વિષય તે માયું તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું અને એમાં અતિશય ઉદાસ રહે છે અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે અને હાથીને ઓજે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બે સમવર્તે છે અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે તથા સોનો રોપો હીરો તથા કચરો તે બે સમવર્તે છે અને આ હરિભક્ત બહુ મોટો છે આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું બધાય હરિભક્ત સરખા જણાય છે અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો જેમ કોઈ કે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયાને સોના મોરની વાંસળી કેડે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું અને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું અને જે જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે દિલ્હી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે અને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે અને જેમ પૂછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું જાલી રાખે ત્યાં સુધી રહે અને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય અને જેમ કોઈક પુરુષ સુજે એટલો બળ્યો હોય અને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને દસ વીસ કાગદી લીંબુ ચૂસાયા હોય અને પછી તે શેકેલ ચણા પણ માંડ માંડ ચાવે તેમ વિષય સન્મુખ બળાત્કાર એ વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે તે આજે એમ મુને વર્તે છે તેનું શું કારણ છે તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદયાકાશને વિશે અતિશય તેજ દેખાય છે જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય અને તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી અને અતિશય શ્વેત જણાય છે અને તે મૂર્તિને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે પણ ચાર ભુજા કે અષ્ટભુજા કે સહસ્ત્રભુજા તે એ મૂર્તિને નથી એ મૂર્તિ તો અતિશય સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે અને કિશોર છે અને તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે અને ક્યારેક બેઠી દેખાય છે અને ક્યારેક હળતી ફરતી દેખાય છે અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે અને તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું પણ આ ગઢડું શહેર કે આ ઓસરી કે એ કાંઈ દેખાતું નથી અને જ્યારે એ સ્વરૂપને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં તે જે જીતાઈ જશે અને એ જે એક રસ તે જ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે જુગજુગને વિશે પ્રગટ થાય છે અને તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી અને અક્ષરધામના પતિ છે અને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તે સૂર્યો ન શશાંકો ન પાવકમ યદ નિવર્તન તે તદ્ધામ પરમમ માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કેવલ્ય મૂર્તિ જ છે અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામની વિશે કેવલ્ય સ્વરૂપે ભાસે છે અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમ પદને પામે છે માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કેવલ્ય રૂપે જ છે અને તે ભગવાન જે જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે અને તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાન જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી અને તે સ્વતંત્ર થાય છે અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે તે જે તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધ્યાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે તે જેમ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને ખોળામાં લઈને રૂકમણીજી બળીમુવા તથા ઋષભદેવ નો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય અને ક્યારેક તો હાડ માંસ સહિત દિવ્ય ભાવને પામીને ક્યાંય રહે નહીં અને અંતર ધ્યાન થઈ જાય અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મને ધરે છે અને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે એમ એ ભગવાનના જન્મને દેહ મૂકવાની રીતિ તો અલૌકિક છે અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય અને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો અને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન થતા નથી તો એ તો પરમેશ્વરની ઈચ્છા એ એમ રહ્યું છે એમ સમજવું પણ તેને કાંઈ કરવું રહ્યું નથી એ તો કૃતાર્થ છે અને એ તો સર્વસાધનના અંતને પામ્યો છે અને જો ભગવાનના સ્વરૂપને આવી રીતે દ્રઢતા હોય અને કદાચિત જો નિર્માણ નિર્લોભ નિષ્કામ નિસ્વાદ નિર્સ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તે તેની કાંઈ ચિંતા નથી પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતે કોઈ રીતની સમજણમાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં માટે દેહ છતે જે પ્રકારે આવો રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો અને આ વાર્તા યથાર્થ સમજાણી હોય અને કોઈક પ્રારબ્ધ કર્મને વશ થઈને જો કોઈકને કોઈક નીચ ઊંચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહીં તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહીં એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મ્ય છે અને નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવ એમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં અને સદગ્રંથોમાં તો આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખથી એ વાત સમજામાં આવે છે પણ પોતાની બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજામાં આવ્યું છે તેને તો ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં અને કોઈને વર કે શાપ દે નહીં અને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા અને કોઈ ઠેકાણે નિર્ભય રહે અને કોઈ ઠેકાણે બીએ પણ ખરા પણ તેણે કરીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે નહીં અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢાશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં પણ કદાચિત ભૂંડા દેશકાળાદિકને જોગે કરીને જો કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢાશ્રય વાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં માટે એ જે ભગવાનનો દ્રઢાશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી એ વાત જેને સમજાણી હોય તેને તો અતિ મોટા આશ્રય હોય જુઓ ને અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કાંઈ સ્વાર્થ સાધવો નથી તો પણ કોઈને બોલાવીએ છીએ કોઈને વઢીએ છીએ કોઈને કાઢી મૂકીએ છીએ તેનું એ જ પ્રયોજન છે જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો અને જે તેજને વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો જે અક્ષર રૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે તેને કરીને તમારું પરમ કલ્યાણ થશે અને આ વાતને નિત્ય નવીને નવીન રાખજો પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં આજ છે તેવી જ કાલને નવીન રાખજો અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવીને નવી રાખજો અને જે જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે અને આ વાર્તા તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી અને દેહને મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આજ વાર્તા કરવી છે અને આજે અમે તમને વાત કહી એ સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે અને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હોવા જોઈએ જે તેજને વિશે મૂર્તિ કહી તેજ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે ઇતિ વચનામૃતમ એવી તે ગરડા મધ્ય પ્રકરણનું તેરમું વચનામૃતમ જે તે થયું સહજાન હું કહ્યું

ગ્રંથ મધ્યે અને ગ્રંથાંતે પહેલું વચનામૃત અને આ મધ્યનું તેરનું અને છેલ્લાનું છેલ્લું શાસ્ત્રમાં એમ કહે છે આવા જે ગ્રંથો છે એને સર્વોપરી ગ્રંથ કયા આ ગોઠવેલું નથી એની મેટે આવી જાય આ જગત જગતમાં મનુષ્યનો જન્મ પ્રભુ આપે છે જો આ સભામાં જેટલા બેઠા છે બધા ભગવાનના ખપ વાળા છે પણ ભગવાન કેવા હોય શું છે શું માલ છે એ લગભગ કોઈ સમજવા ન માંગે ભગવાન બોલી લીધા એટલે પતિ ભગવાન બોલી લીધા એટલે પતિ જાણવા કોઈ માગે નહીં આ તમારી સભા ગમે એટલી બેઠી હોય બહુ ઓછા ટકા કોક નીકળે હો બહુ ઓછા ટકા બાકી તો ગોખી ગયું મંદિરે જઈએ કંઠી બાંધી છે અવારે પૂજા કરી લઈ હે એટલે અક્ષરધામ મળી આ કોઈ જાણવા માંગતું હશે અમે બધા આ કપડા બદલાવી લીધા અને તમે મીંડ્યા પગે લાગવા તે આવડા નહીં મનાઈ ગયું કે આપણે સર્વો થઈ ગયા આ મેલ ખાઈ ખરો હે બી મેલ નો ભારત ભૂમિમાં મનુષ્યનો જન્મ ઈશ્વર કેટલાક જન્મના પણ આ પુણ્યના ફળે આપ્યો છે પણ હવળો ન વપરાય એનાથી જાણવું એ ન જણાય તો કેટલી મુશ્કેલી ન પાર પડે જગતમાં આડા અવળા ગોથા ખાય ને કઈ માની લીધું એમ બેસી ગયા હોય અરે ભાઈ બેઠે ન પાર આવે તમારે કોઈક દુકાન કરવી હોય તે આજે ઉદઘાટન છે લોકો આવે અને કઈ ચા નાસ્તા કરાવો એટલે દુકાન શરૂ થઈ ગઈ એમને વેપાર કરતા આવડે નહી માલ દુકાનમાં ન હોય ભાડા ચડે ભાડા ચડે કમાઈ નહીં હો ભાડા ચડે તરત વધાવી લેવી પડે મનુષ્યનો જન્મ મળ્યો એમાં આવા સત્સંગમાં ભગવાને જન્મ આપ્યો બહાર જમીન તમે ફરી આવો અમારે ગોવિંદભાઈ ગયા તો મેં કહ્યું એ મને બહુ કે આપણે હારે જઈએ મેં પેલા તમે જઈ આવો એક આવી જગ્યા ક્યાંક ખોવી રાખજો એટલે જઈએ તો આપણે ઠીક પડે દાદો મને લખી ચીઠી લ્યો ક્યાંય મળે ને ક્યાં રાખીએ આજે આ જગતમાં ધર્મ ને બાને બહુ ખપે છે પણ એ ધર્મ નથી શોભાનો શણગાર છે ચાર વેદ સત્શાસ્ત્ર અઢાર પુરાણ રામાયણ આદિ ઇતિહાસો એમાં જેને પુરુષોત્તમ કયા એ પુરુષોત્તમ ને જ્યાં ન સમજીએ ત્યાં લગી પાર કેમ પડે તમારે બધાને અભ્યાસ નહીં તો હું એકલો બોલી નાખું એવું થયું કારણ કે અભ્યાસ હોય નહીં તમારે અમારે આ સંતોમાં ભણે તે મને એવું હસવું આવે છે આને બિચારાને ભણવાની ખબર જ નથી અમારી જોવું નહીં ભણવું એટલે ભણવું આ ઉપડી ગયું લ્યો પછી આખી જિંદગી માથાકૂટ કરે હાથમાં આવે હો કઈ હાથમાં કેટલું આવે કે વાંચવા શીખે ત્યાં બે જણા વખાણ કરે એટલે પૂરો થઈ ગયો હવે તો વખાણે નથી એક મને આવવાને તો સારું ભણ્યો કહેવાય ત્યાં દેનારા તો બહુ બીજા ભણવાની જ ખબર નથી તો હવે પુરુષો પુરુષો તમને ઓળખવા એ પોતાની મેળે કેમ ખબર પડે ભાઈ હા ક્યાંય તમે કોઈ પણ સંપ્રદાયમાં જઈ આવો આ વચનામૃત તો મળે જ નહીં તમારે ક્યાંય અમે આ ઉપનિષદો બધું ભણ્યા છે પતંજલ યોગ ને કપિલ મુનિ ના આ સાંખ્ય યોગ ને બધા તત્વ છે માલિકા ખોટા નથી પણ આમ સ્પષ્ટ કોઈ કહી શકે એવું લગભગ નથી સ્પષ્ટ ન પાડે આપણી ગુજરાતી ભાષામાં સહેલામાં સહેલી ભાષા આપણે બધા સમજીએ એ ભાષામાં ઊંચામાં ઊંચું તત્વ ભગવાને મૂકી દીધું મારી પાસે પણ હવે નક્કી કરી રહેજો આપણો ધર્મ આનો ધર્મ આપણું બરાબર છે ઓલાનું બરાબર આવી માથાકૂટ કરે દુનિયામાં જન્મે બધા મનુષ્ય જ છે અને મનુષ્યને ભગવાન ઓળખવાનું ત્યાં તો અમારા સીમાડા બાંધીને બેસી જાય સૌ માલિકા બધું ઓલ્યો કે મારું હારું ઓલ્યો કે મારું હારું આજે આ જગતમાં આપણા કમ ભાગ્ય છે પ્રજામાં લગભગ બુદ્ધિશાળી ઓછી થતી જાય પૈસા કમાવામાં બુદ્ધિશાળી પછી આ ધર્મથી મળે છે કે ધર્મથી મળે છે એને કઈ જવું હોય કે નહીં પૈસા મળે એટલે બુદ્ધિ વાળો થઈ ગયો હે ધર્મ બાબતમાં એવું થઈ ગયું કોઈ સમજતો જ નથી ધર્મ શું કહેવાયો જયારે ઈશ્વરે માનવ જન્મ આપ્યો એના સિદ્ધાંત ની આ વાત છે એના સિદ્ધાંત ની વાત છે મારું મંદિર કરવા તો સ્વામિનારાયણ નો ધર્મ આનો ધર્મ હે અરે ભાઈ મનુષ્ય તમે જન્મે મનુષ્ય છો મનુષ્ય તેમ સમજવું જોઈએ એની આ વાત છે અને એ જેને પામવા છે એ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એ સમજાવે છે આપણને આટલું નક્કી તો થવું જોઈએ ને આ કોઈ નથી ગામની દાસન નીકળી ધામ જવા બેઠા જવા બેઠી છો એ પુરુષોત્તમ આવીને સમજાવે પણ જીવ પ્રાણી માત્ર અનાદિ ના કેવળ માયાના ભાવે વેચાયેલા છે એના ને એના શબ્દો ને અવળા કરીને જે સમજવા એમાં દુર્ભાગ્ય હોય છે અવળા કરીને સમજવા તો મહદ ભાગ્ય હોય ત્યારે જ સમજાય એમાં તરત એવી બુદ્ધિ લગાડી અને ભાગીને એક બાજુ મૂકી દે કે ભલે મૂકી દે એનો વાંધો ને એને આવું સરસ સાંભળવાનું મળ્યું અને એ પકડે નહીં ને તો એના દુર્ભાગ્ય છે આ વસ્તુ નો પ્રાપ્તિ થાય આ વચનામૃત ખરી કે સ્વામિનારાયણ નો આશ્રિત થયો એની આ મૂડી થઈ ગઈ જગતમાં ન મળે ને આને મળી ગયો પણ મૂડી આનો ઉપયોગ કોણ કરે પાંચ પૈસા રેડ્યા હોય સેવામાં દઈ ગયો સમજણ કાઢો ક્યાંથી અને સમજણ કેળવવા કોણ નવરો છે હા આજે સમજણ કેળવવા કોઈને વખત જ નથી સ્વામી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો કરોડો આ તો એકે ન બગાડે ઉડાવી બધા એમને રાખવા ને અક્ષરધામમાં જવું ઉલ્યા કે કરોડ કામ બગાડી આ વચનામૃત એવું અદભુત છે સ્વામિનારાયણના આશ્રિતો એ તો રાત્રિથી મનન કરીને આને તૈયાર કરવું છે પણ આજે મનન કોણ કરે ચોપડા ચોપડાઓને ઘેરે પડ્યા હોય ઓ વચનામૃતના તેથી કોક જરાક વાંચી મનન કરે કોઈ વશ્ય મનન કરે ક્યારે કર્યું કહેવાય તરત ભૂલ ઓળખાય કે હું હજી આમાં બરાબર ફીટ બેસતો નથી કેમ ફીટ બેસું એ જેને ફીટ બેઠું હોય એની પાસે જવું પડે પાછું ત્યાં તો આપણે જાણીએ છીએ એમ નથી થઈ ગયું બસ એની પાસે જવું હે એટલે સ્થિર ન થઈ આનું આ વચનામૃત એમાં છેલ્લા થોડાક શબ્દો આવ્યા છે મહારાજે પછી જેમ તમે તમારા છોકરાઓને કહો એ ભલા થઈને માનો માનો બહુ કેતા કહેતા કઈ કહો ત્યારે હવે નો મનાય તો આટલું તો કરજો એમ કોક નો કહો હરખું ન માને તો કે આટલું તો કરજો પાછળ આવ્યું આ બધું તમને ન મનાય તો એટલું તો માનજો જે રદાકાશમાં જે તેજ છે એ ને વિશે જે મૂર્તિ છે એને મહારાજ દેખે તમે માનો અમને ન માનો કઈ નહીં પણ એને મહારાજ દેખે એટલું માનશો તો તમારું પરમ કલ્યાણ થશે શું માનવું તો આમ જ છે એમ ન મનાય તો એને મહારાજ દેખે છે એટલું તો માનજો તો પરમ કલ્યાણ થશે આજે એ શબ્દ નો અર્થ એવો ફીટ બહારે છે જો આ વચાનમાં કહ્યું તે જ દેવી છે જે મૂર્તિ છે એને મહારાજ દેખે એટલે મહારાજ અક્ષર ને દેખે માટે આપણે આમ ગયા કહેવા એવા ઊંધે રસ્તે ચડાવે છે ને આવડાયેલું છે આમને આમ કરે છો માલીમાં ક્યાં તમે જાઓ જગત આખા ને ભૂલાવનારા ભાવ છે અને એ દ્વારે પૈસા રળવા અને આમાં તો કોઈ ના જ ન પાડે કોઈ ના પાડે આમાં બેઠા હોય કારણ કે એને અભ્યાસ કર્યો ને ના ક્યાં પાડવાની વાત રહી હે હા એ હા આ વચનામૃત નો સારમાં સાર છે જેને પાછી વૃત્તિ વાળવી હોય માયાના ભાવથી મુકાવવું હોય પુરુષોત્તમના સુખને પામવું હોય આ એની આ વાત છે ત્યારે એવા કેટલા ગુણાત્મા વાતોમાં લઈ ગયો ફલાણા કેની પાસે પહેરે છે કે પૂછ્યું તો ફલાણે સ્વામી પાસે અહીં તો કે ખોવાઈ ગયો ભગવાન ભેળા સાધુ થઈને રહ્યા હતા પણ એની પાસે બેહવા મીંડો એટલે ગયો છે તો ચકાવે નથી આવતો જો આ તમે આ જગતમાં આવું ગ્રસ્ત છો સૌને ઘર બાર છે કે નહીં છોકરા છે કે નથી સૌ સૌના છોકરાને હરા જોવા ઈચ્છે છે કે નહીં સુખી રહેવા ઈચ્છે છે કે નહીં પણ સુખ થાય કેમ એ માવતર છોકરાને સમજાવતા છે બેઠા બેઠા એમ ને અને તે જ સમજાવવા જાય તો એવું માનવા તૈયાર છે ઘેરે ઘેરે તપાસ કરો છો નહીં તો એ તો પૈસા રેડો અને પૈસા ની વાત કોઈ નો માને બાપ એક ધંધો કરે સારું કમાણો એને રાત્રિ દિવસ છોકરાના ધંધો શીખવાડવો છે કષ્ટ પાડવો હે છોકરો બાપુજી મારે મારે બીજો ધંધો કરવો એટલે બધું બાપુજી કે એમ જ કરતા હશે આને સંસારમાં રહેવું છે છોકરાને આધારે પાછા રોટલા ખાવાય એટલે પોતાનું દારૂ મૂકી એટલે બધા બહુ સારું એ રીતે રસ્તે જાત પણ સંસારમાં ગમે તે રસ્તે જાય પૈસા મેળવવાની વાત છે અને મળે છે બધા ધંધામાંથી આ ભગવાન બધા ધંધામાંથી મળતો હશે <laughs> એને માટે તો એક જ ધંધો છે એ ધંધો જોઈ નો કેળવાનો અને ભગવાન નો ભજાણા તો મનુષ્ય ખોટો કોઈ નહીં આ તમારો તો વિષય નહીં હું તો આ ઠેકાણે બેઠો છું આ બિચારા બધા મુમુક્ષુ ધ્યાન ખપવાળા પણ એનો કઈ વાંક નહીં આ જગત જ એમાં આવ્યું જાય એને નક્કી કરી રહી રહ્યું ઈદ ભણ્યો ભાઈ પૂછવા ન આવે કોઈ હવે આ ભણ્ય હવે ભણ્યો જીવમાં અનાદિકાળ નો અહમભાવ પડ્યો છે એનું જ પોષણ કરવું છે મને ખબર છે કે વડતાલ ભણતો તેથી સુંદરજી શાસ્ત્રી ઉપલેટા વાળા હતા એના પંદર રૂપિયા પગાર મહિનાનો એ ભાગવત ભણાવે અને કાવ્યો બનાવે પંદર રૂપિયા પગાય બીજા હતા વિઠ્ઠલભાઈ રાસ્તે એનો પાંત્રીસ રૂપિયા પગાર એ કૌમુદી સિદ્ધાંત ભણાવે અલંકારો ને એવું ભણાવે એના એના ઉપરી અંબાર કૃષ્ણમાચાર્ય મોટા શાસ્ત્ર એના પોણો રૂપિયા પણ આ બધા જયારે ભણવા બેસે ને એમાં હવે ચિત્ર નોખા નોખા હોય ઉલા પગારદાર હોય જો આનું ધાર્યું ન કરે તો એ ભણવાનું મૂકી દો મારે સાધુઓ છે ને એને જરાક અથડામણ આવે ને હરખું ન આવે તો નથી ભણવું એને બપોરે હરે તો બંધ થતા નથી હે એટલે એ ભણે જ નહીં તમારે એનું મનનું ધાર્યું હોય તો જ ભણે આગળ ભણાય નહીં હું ભણવા ગયો કોઈ ઈશ્વરી સંકેત હોય મને એક જ છે આપણા કરતા એ વધારે જાણતા હોય એ કે ભણવું એ કે ભણવું ભાગવત સુધી તો મારી મેળે અહીંયા હું ભણી ગયો પછી ગયો એટલે ઉપલા ભાગમાં એ અંબર કૃષ્ણમાં જાય પણ ભણું પણ બાજુ પરથી સાંભળેલું કે આપણે ધર્મ ગુરુ અને વેદાંત હોય તો સારું એટલે બ્રહ્મ પરબ્રહ્મ ની વાત એ બરાબર કહેવાય હવે આપણે તો અજ્ઞાત હોય શાસ્ત્રીજી કે કેમ સાધુરામ શું અભ્યાસ કરવો મારા ઉભો લાગ્યો તમે કોઈ પણ મનમાં હતું કે આ શંકર વેદાંત છે ને એ આપણે ભણવું છે એ મનમાં ક્યાંક ગ્રામીણ હોય ને પછી બપોર પછી બધા ભેળા થયા મને કે તમે ભણ્યા છો કેટલું મેં કેટલું ભણ્યો વેદાંતો કે શંકર હોય રામાનુજ હોય વલ્લભ હોય ઘણા હોય કે આપણે ક્યું લેવું શંકર વેદાંત જોઈએ એનો એક ગ્રંથ આરંભ નો આવે છે વેદાંત પરિભાષા મને કે આ પુસ્તક છે તમારી પાસે મેં કહા મહેમાન છે કે ગુરુ મહારાજ નું કર્યું હતું મારી ભેળું ભેળું મને બતાવજો ને બતાવ્યું સરસ આ પુસ્તક ઘણું સરસ છે અને વેદાંતના રહસ્યો છે મને આનંદ આવ્યો કે ઠીક બોલ્યા કહ્યું ભીરેરીને કે પણ હમણાં મારે વડોદરા રાજ્યનું થોડું થોડું કામ છે એટલે પ્રવૃત્તિ ભાવ છે